આપતના ઓરામાં આવી ગયું ભલે શું અમારે એવું આપણે એટલે આંધી આવી રહી છે આપતા ઓળા ફસી ચુક્યા છે આપતના જે ઓળા હોય તે ફસી ચુક્યા છે એટલે આ ઓળા વધે ત્યાં પછી એ આવે ઓળા એ પોતાની જોઈએ ને ઓળા એ પોતાની જોઈએ ને એટલે આ બધું આપણે સત્સંગમાં રહેવું આવે આ બીજું બધું બાંધો જવું રહ્યું બે બંગલા બંધાયા નહીં બાંધવાના પછી કરીશું આપણે હવે આ ફટા બરાબર ચાલે ગયા અમે જેમ ચાલે એમ જવું રહેવાનું રજાના દિવસ કાઢીએ એવી રીતે રજાના દિવસ કાઢીએ રજાના દિવસ શું કામ દારૂ ઘણું કોઈ ભોજન કર્યા ત્યાં ઉદાહરણ ભોજન આપણે ખસી જાય છે

આપણને વડામાં બચી જવાના છે પણ આમ સતત છે આપણે જોડા જેવા બઉ ખબર રાખા જેવું નહીં તો ચાલો એની બેસી કરીને બે કલાક બે હિરોન ફૂટ નહીં બોલાવ્યું તો નાખું જ થયું હા આઠ કલાક ફૂટ તમને ઉમેદવારી પછી આપણે ભૂલતું જ થયું નાખી કારણે ભૂલી ગયો આ કારણ ભૂલી ગયો બધું આ બધા સ્વભાવ આપણે મહાત્મા ના ત્યાં પર રાખી જેટલું બધું થયું તે આવી ગયું અમૃત અમૃત બહુ જ્યારે આવે ત્યારે નાસ્તો રાખો આવી ત્યારે જ્યારે આવે તો જ નાસ્તો રાખો ત્યારે મને એમ થાય કે મને બધા હજાર ખરાબ આમ તો ખરો આપણે સુગરા ડાબા એટલા આવી ગયા જતા હતા એ જાણે મારી કિંમત બની કરે અને આપણે જાણે સુગરામાં આવે નહીં એના કરતા સુગરા મારે કરે મેં તો ડાયો ભાઈ સુગરા મારે અમદાવાદ અને અમદાવાદ ત્યાંથી બહાર જોડાતી કેમ છે મોટા ને મોટા જોવા નથી મોટા મોટા એ મોટા જોવા છે ગાડિયા જઈ જોઈએ તો ગાડી જ ને ગાડિયા જઈ એવું પકડાય કેવી રીતે એ પકડાય કેવી રીતે ચૂંટણી પકડાય કેવી રીતે એ પકડાય કેવી રીતે આપડે મજા મજા શાંતિ જવાબદારી વધારે વધારે ખાવા ગયા મોટા થયા બધું ભેરી બરાબર થવાનું છે અંદર જવાનું છે રાણી સંબંધી બીજા વિચારો સંબંધી સંબંધી બધા બારની જવાનું રાણી બહુ દીધી તમે કેટલું નાના પીઠે બોલો છો વસ્તુ તમે જોવાથી બોલાતી નથી સાચી રવિવાર આપવાનું શનિવાર શનિવાર ગુજરાત દાદા અમે બહુ ભાગ્યશાળી બહુ ભાગ્યશાળી છે આ ભાગનો અંતર નાખ્યો ગાડી પૂરી થાય ગાડી

અમારે એમ લાગે કે પૂછ્યા મારે કહેવું પડે મળી ગઈ નીકળે કોઈ પડીએ બધા મળી ગઈ પાડી ગઈ મજા મજા દાદા કામ રાખી દુકાનો નથી અને એક દુકાન વાળી ચા ગુજરાતીમાં કોઈ તો તમે લીધું ને વિજ્ઞાન પાસે પડ્યા છે પેલું લઈને આવ્યા છે એનું લઈને આવ્યા ગાડી લઈને કીર્તન આવશે કીર્તન આવી જશે બોલ નાખશે મેનેજર રાખશે છે ને મિસ્ટર વોલ્ડ મેનેજર રાખે છે ને હા એ લઈ આવશે એવું કામ કરે અમારા ને ઠેકાણે પાડો આવી દાદા અમારા ની ખોપડી સુધારો કે બરોબર એ બાજુ આવશે ને પપ્પાએ તો કઈ પપ્પાએ નથી દાદા તમને સોંપ્યા છે તમે કરજો નીકળ્યો છે ત્યારે મેં કહ્યું ભાઈ તો મારે પણ કાગ રાખવા કે હા મારે રાખ્યો મારો ભાગ રાખ્યો નથી મારો ભાગ રાખવાનો કાલ કહે બતાવી ગયો હા હાથી હતી તો બહુ ચોવીસ કલાક દાદા માં રહે છે હા હા એના કરતા તમે નથી કારણ કરતા હતા ત્યાં